અનુભવમાં આવે એટલા માટે નહીં કે આ શું સુંદર લાગીને અને આપણને એ જ કહે છે અને આ છે આખો બધો બોધો જ તમને તમારે જેમ પટેલ હતા ત્યાં સુધી તમે એમને વગી રહેતા હતા પરંતુ તમને પટેલ આક્ષેપ ના છે જ મારી જોડે કામ છે ખોટું નથી પરંતુ કેવી રીતે કેવા સ્વરૂપે સમજવાની જરૂર છે આપણે છીએ એ એ સ્વરૂપ આપણે છીએ એ રીતે આપણે સમજવાનું છે પછી આ શરીરથી શરીરને સમજાવશે આપણે બધાને શરીર સિવાય બીજું કોઈ બોધ આપનાર છે નહીં બીજું કોઈ શિક્ષક નહીં મળી શકે શરીર અને શરીરના નિકટના અને નિકાસિત સંબંધો આટલું જ બોધ આપશે બીજા કોઈ નહીં આપી શકે બાકીના સંબંધોમાં તો ફાયદોનો સંભાળ નિકાલ તો છે જ કારણ કે આગળ આવડ્યો નહોતો ક્યારે વ્યવહારમાં કેમનું રહેવું તે કોઈને ખ્યાલ નહોતો આવે થયું આ બહુ જરૂરનું છે આખા પદનો આખો સાર જ આ છે ખરું કે નહીં મજા આવે છે કેવું સરસ હમ કવિરાજે છે તો જે દાદા મૂંગા સ્વરૂપે હતા તે દાદા મોડામાં શબ્દો મૂક્યા નથી કવિરાજે પણ એમના મોડેથી એ દાદાને ગાયા એમને એવું નથી કઈ જાતના મુખે દાદાને એમને ગાયા કારણ કે પછી તમે હું જ છું ને એટલે દાદા ખુશ થઈ ગયા એમના પર કહેવા પડે કે કહેવા પડે દાદા ખુશ થવા આસાન નથી વ્યવહારમાં વ્યવહારની રીતે વ્યવહારમાં ક્યાંય પણ ખુશતા વાતા નથી કોઈની પાસે ક્યાં પણ કોઈ પ્રસંગો પ્રસંગ કંઈ થયા છે પણ એ આપણે પકડાયું નહીં આપણાથી આ તકલીફ થઈ ગઈ દીપકા ચાલો શું મધુસનભાઈ પૂછ્યું કહો આ એ પછી કહીએ એમને પેલું પૂછવું છે જરા મધુસૂદનભાઈ મોટેથી બોલજો ગઈકાલે દાદા અમે એક વલ્લભાચાર્યની એક પાંચ મહાનુભાવોની એક સંસ્થા હવે ત્યાં આગળ લેક્ચર હતું એ અલકાપુરમાં ત્યાં ગયેલા અને અમને બેસવાનો ચાન્સ મળ્યો હતો તો ત્યાં એમને એક ભાઈએ એવી રીતે વાત કરી જે મને સમજમાં ન આવી કે જ્ઞાન વગરની ભક્તિ જ્ઞાન વગરની ભક્તિ ભગવાન એક્સેપ્ટ કરતો નથી મારે આપણી આપની પાસે એ જાણવું છે જ્ઞાન આપણને એક વખતે મળી ગયા પછી ભક્તિ નેચરલી થતી નથી એ તો તમે પ્રશ્ન કરો છો પણ ત્યાં આગળ તમને શું લાગ્યું હતું ત્યાં તો મને બિલકુલ બેઠું જ નહીં એટલે પછી બેઠું ને એવું બોલાય નહીં તમારાથી વ્યવહારથી સાંભળ્યું એ બરાબર છે પતી ગયો ખાઈ લે ખાઈ સ્વરૂપ સાંભળ્યું હા એ બરાબર પતી ગયું પછી બીજી વાત ક્યારે પ્રશ્ન જ ક્યાં રહેશે સમજાયું સમજાય ફાઇલ શબ્દ બહુ મોટો છે ફાઇલ શબ્દ બહુ મોટો છે એટલે હું મધુસૂદન એ ફાઇલ જે છે ને એ ફાઇલ અને બેન છે તે ફાઇલ તો દરેકે પોતપોતે પોતાની રીતે જ એને સમજવા લેવી પડશે સમજણમાં તમે એમના માટે એમની સમજણ માટે તમે ના હોઈ શકો એમને તમારી સાથે એમની સમજણ માટે તમે એ ના હોઈ શકે છતાંય સાથે કરું પાછું આ બહુ સમજવાની વાત છે મોટા મોટી વાત આ છે એટલે સ્વભાવ શબ્દ તો સ્વરૂપને લાગુ પડે છે અને પરરૂપને પણ લાગુ પડે છે આ દાદા ભગવાને અદભુત વિભાજનથી અને જે વિજ્ઞાનથી આપણને સમજાયું સ્વભાવ હવે સ્વભાવ પૂદગલમાં સ્વભાવ સ્વરૂપે પણ પૂદગલ છે અને વિભાવમાં પરિણમેલું સ્વાભાવિકપણાને વધતું જાય છે ત્યારે ત્યાં આગળ જ્ઞાન સાથેની ભક્તિ થાય એના સિવાય નહીં થાય કારણ કે આત્મા આત્માને આત્માને પોતે આત્માથી કંઈ ભજવાનો સવાલ જ ઉભો થતો એ નિશ્ચય અને વ્યવહાર બે એટલા સુંદર છે સાથે સાથે કે નિશ્ચય અને નિશ્ચયની કારકતાઓ અને વ્યવહાર અને વ્યવહારની કારકતાઓ બે સ્પષ્ટ નોખી અને સાથે સાથે છે કારકતાઓ શબ્દ છે એટલે વિશ્વમાં ગમે ત્યાં જશો અહીંયા જશો ત્યાં જશો ફાઇલ સ્વરૂપે ને ફાઇલ ફાઇલ ફાઇલ સ્વરૂપે બધે જજો ફાઇલ સ્વરૂપ શબ્દ ફાઇલ શબ્દમાં તિરસ્કાર નથી એટલું ખ્યાલ રાખજો ફાઇલ સ્વરૂપમાં અપરિગ્રહ દશા છે અપરિગ્રહ મહાવ્રત તો આખો ત્યાગ એમાં મૂકી ગયો છે ફાઇલ શબ્દ પણ આપણે ફાઇલ શબ્દને એ રીતે ના લઈએ કે ફાઇલ બોલીને એનું મહત્વ ઘટી જાય સમજાયું હા અળવાસમાં અનુભવ પ્રમાણથી બધા અંદર અળવાસે જેને નિર્દોષ કહે છે નિર્દોષતા નિર્દોષિતા કહે છે એ રીતે બરોબર છે પરંતુ એ તો ક્યાંક વચિત હોય એનો વારંવાર ઉપયોગ ના હોય મહેશાનંદજી આપ સમજ્યા ઉપયોગ ના હોય જે અંદરનું છે તે બહાર ઉપયોગ વાણીના ઉપયોગ કે હોઈ શકે જ નહીં અને વાણીના ઉપયોગ એ બહાર છે વ્યવહાર તે અંદર હોઈ શકે જ નહીં છતાંય દેવ સાથે સાથે છે ક્ષીરંદીરવત જળ કમરવત બહુ સુંદર રીતે છે એ તો સ્થૂળ દ્રષ્ટાંતો કહેલા છે પણ એ તો આ ભારતમાં અને ભારતના આપણા સનાતન આપણા આર્ય જીવનમાં એ તો હોવાનું જ વિતરાગ માર્ગનું એટલે સનાતન આર્ય જીવન વિતરાગ માર્ગનું કહો એટલે ત્રણેય મંત્રોનું આખે ઐક્ય આવી ગયું મહેતા સાહેબ આવ્યું કે ના આવ્યું હે એમાં કોઈને કશું ખોટું લાગે એવું રહ્યું કશું હે કશું ના રહે ને એ વાત છે પરંતુ પ્રકૃતિના ભેદોએ કરીને આ ભેદ સ્વરૂપે આ કાળમાં થઈ ગયું તેને અભેદ સ્વરૂપ ઇન્ટિગ્રેશન થાય શું થાય અહીંયા જગ્યા થઈ જશે અહીંયા ઉતારો ઇન્ટિગ્રેશન થાય શું થાય બહુ સુંદર રીતે અંતરના જીવનથી વેલ ઇન્ટિગ્રેટેડ આપણું બહુ સુંદર રીતે થાય એવી આપણી વિતરાગ દ્રષ્ટિને વિતરાગ કામ કર્યા કરે આજ્ઞાધર્મથી બહુ સુંદર રીતે એટલે એને વાંધો નથી તમે શું પૂછતા હતા મનના પર્યાય તો બહુ મોટી વાત થઈ ગઈ એટલે મનના પર્યાયો એ મહાવીર ભગવાન તપ કલ્યાણક આવ્યું ત્રીસમે વર્ષે અને સાડા બાર વર્ષ સુધી એ એમને જે તપ આવ્યું તે મનના પર્યાયોને જોવા જાણવાનું તપ આવ્યું બીજું કશું જ ના આવ્યું સમજાયું અને આપણે અહીંયા આગળ આ પાંચમા આરામાં આપણું ગણિત થોડું જાડું થઈ ગયું છે એટલે અવસ્થાઓ પર જાય છે એટલે બંને અવસ્થાઓ અવસ્થા માત્ર કુદરતી રચના છે બોલો ને છે પછી આગળ બોલો છે હોય અને એટલે કઈ એટલે કોઈને ડરાવા નથી કહેતા કઈ કોઈ બાપુ રત્ન નથી ડરાવા નથી કહેતા એ સાથી બોલાવડાવે છે કે આપણે બાપને માન્ય રાખેલા એટલે અને બાપને એવી રીતે માન્ય રાખે કે આપણે બાપ તરીકે વર્તી શકીએ શું કરીએ જાણે અજાણે વર્તે જાય છે હે એટલે કહેવાતી પડી કે ભાઈ બાપ થઈ ના ખવાય બેટા થઈને ખવાય કે છે બેટા સાહેબ નહીં કહેવા કહેવતોમાં દાપણ હોય છે બધું એ બુદ્ધિ બૌદ્ધિક દાપણ હોય છે બધા એટલે આપણા વ્યવહારમાં સમાજમાં જે આ બધું એ તો હોવાના જવા જ કરવાના ચાલ્યા જ કરે આ દેશ છે ને ભારત દેશ છે આ તો બહુ સુંદર જ્યાં આખા વિશ્વનું બધું મિક્સચર થયું હોય અહીંયા આગળ <laughs> બધું બધું અહીંયા આગળ બધું મિક્સચર થાય અને સુંદર રીતે રહે બધું જરૂરી રહે જ નહીં આપણે જોઈએ જ છે ને બધું જ મિક્સચર છે એટલે આવું છે પણ સત્તાધારીઓ પછી કે અમે આવે ને તમે તેવા આવું બધું ચાલ્યા કરે એ લોકોને બાકી બધું મિક્સચર અહીંયા રહ્યા કરે સમજ્યા એક પગ બોલાયતા બેનને આપો એકાદ ચોપડી આપો એને ફાવે એવું પછી લઈએ આપણે એસમ લઈએ હા ઘણો ટાઈમ છે સુંદર ટાઈમ છે આજે આપણો પોતાનો ટાઈમ આપણો પોતાનો સમય આપણે પોતે ઉપયોગે કરીને એને કામમાં લઈએ તો ઉત્તમ છે બહુ જ જ્યાં સત્સંગ કયો સત્સંગનો કાળ કયો આવો સમીરભાઈ બોલો ઝાંસી મુશે એટી સિક્સ અંદર જે ખોજે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ ભૂલો વિના કોઈ દંડ તું નથી શાંત ભાવે કર મનન ભૂલો વિના કોઈ દંડ તું અતિ શાંત ભાવે કરમનન મનન અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ અંદર જે ખૂ પૂજે છે એવા તોનું કપે જે પ્રતિક્રમણ અનુપચારી ચર્મ ચક્ષુ વાકુંધુ દાખવે અનુપચારી ચર્મ ચક્ષુ पुरुषाति जो हवे उपयोग ચૂક્યા જાણ્યું ત્યાંથી તુર્ત શરૂ કર પ્રતિક્રમણ ઉપયોગ પગચું ક્યાં જાણ્યું ત્યાંથી તૂર્ત શરૂ કર પ્રતિક્રમણ દોષિત જોયું કોઈનું વર્તન ત્યાં ખપે છે પ્રતિક્રમણ દોષિત જોયું કોઈનું વર્તન ત્યાં ખપે છે પ્રતિક્રમણ અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ ગાદી ઉપર સૂતા પહેલા વેણી લો છો કાકરા ગાદી ધરતી ઉપર સૂતા પહેલા વેણી લો ચોખા કરા આપણને જે ખૂજે તે દોષો આપણા છે ઝાખરા આપણને જે ખૂજે તે દોષો આપણા છે જા ખરા અંતઃકરણને જકડી રાખે રાગી દ્વેષી સંકલન અંતઃકરણને જકડી રાખે રાગી દ્વેષી સંકલન દીધેલું તે પાછું જ આવ્યું વિશ્વ માર્ગ સમસરણ બીજેલું તે પાછું જાવ્યો વિશ્વમાર્ગ સમશરણ બોલો વિના કોઈ દંડ તો નથી શાંત ભાવે કર મનન ભૂલો વિના કોઈ દાંડતું નથી શાંત ભાવી કરમનન આપણી કીધેલી ભૂલો આપણી છે ઉપરી આપણી ગીરેલી ભૂલો આપણી છે ઉપરી નહીં તો આત્મ દેવને હોતા નથી કોઈ ઉપરી નહીં તો આત્મ આત્મદેવને હોતા નથી કોઈ ઉપરી પોતાની ભૂલો શોધી કાઢો નિશ્ચય વાતુ ગહન પોતાની ભૂલો શોધી કાઢો નિશ્ચય વાતુ ગહન મનવાણી કાયાના ત્રિક્લેશો આત્મ્યા ત્યાં સુખ ઝરણ મનવાણી કાયાના ત્રિક્લેશો આત્મ્યા ત્યાં સુખ ઝરણ અંદર જે ખૂચે છે સેવાતોનું ખપે છે પ્રતિક્રમણ અંદર જે કૂચે છે સેવાતોનું ખપે છે પ્રતિક્રમણ ત્રિકરણ જુદા છે તે સંઘર્ષોનું યુદ્ધ કરણ જુદા છે તેને મારી સંઘર્ષોનું યુદ્ધ આખો દી રઘવાટ માને રાતના બેચેન મૂડ આખો દી માને રાતના બેચેન મૂડ માત્ર સંયોગો પરાધીનને વિયોગી જ્ઞાન બુજ માત્ર સંયોગો પરાધીનને વિયોગી જ્ઞાનબુદ્ધ તે જ્ઞાનની સમજણ પછીથી મોક્ષ છે નક્કી અબંધ તે જ્ઞાનની સમજણ પછીથી મોક્ષ છે નક્કી અબંધ અંદર જે ખૂચે છે વાતોનું ખપે છે પ્રતિક્રમણ અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ શુદ્ધ આત્મા સંપરિણમ સ્વગુણે અનંત સુખ व्याप्त आत्मा सम्परीणम् स्वगुणे अनास्तसो मूढजीवात्मा विषमद्वन्द्वे विपरिणमतन्ते दुःख मूढजीवात्मा विषमद्वन्द्वे विपरिणमतान्ते दुःख ખૂને પોતે છે જુદા જો મોક્ષવર્તી અકરમ ખૂને પોતે છે જુદા જો મોક્ષવર્તી અકરમ આત્મા પુદગલની સ્થિરતા શુદ્ધ સામાયિક વ્રતમ આતમ જગલની તીરતા સુખ સામાયી કવતમ ભૂલો વિના કોઈ દંડ તો નથી શાંત ભાવે કર મનન ભૂલો વિના કોઈ દંડ તો નથી શાંત ભાવે કર મનન કરમનન પ્રતિક્રમણથી આપણું ચોખ્ખું બને છે ત્રિકરણ પ્રતિક્રમણથી અતિક્રમણથી આપણું ચોખ્ખું બને છે ત્રિકરણ ડાઘ પડતા સાબુ ઘસતા આવરણ થયા નિર્માળ ડાઘ પડતા સાભુ ઘસતા આવરણ ત્યારની રમણ વિશ્વમાં સુખિયા છે જેનું થોબી ગયું છે અતિક્રમણ વિશ્વમાં સુખિયા છે જેનું તો બીજું છે અતિક્રમણ સૂક્ષ્માતિ સૂક્ષ્મ દોષ ટળતા મુક્તિ સુખ જ સન્મુખમ સૂક્ષ્માતિ સૂક્ષ્મ દોષ ટળતા મોતી સૂચે સન્મુખમ અંદર જે ખૂચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ અંદર જે ખૂચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમ આ વિશ્વમાં સુખિયા છે જેનું ધોવી ગયું છે અતિક્રમણ આ વિશ્વમાં સુખિયા છે જેનું ધોવી ગયું છે અતિક્રમણ જય સચિદાન એટલે મનની અવસ્થા કહી ને તમે આ કળિયુગમાં મન મન વિશેનું આખું વિજ્ઞાન એ દાદા ભગવાનથી ખુલ્લું થયું વાણી વાણી વિશેનું આખું વિજ્ઞાન એમના થકી ખુલ્લું થયું અને પૂદગલ પૂદગલ સંબંધીનું પૂરું વિજ્ઞાન એમના થકી ખુલ્લું થયું અદભુત દેશના આપણે બધાએ અનુભવી માણી છે બધા સમજી છે અને કવિરાજે ત્યાં ગાયું છે ને કે જગતનો સ્વભાવ છે જાય પછી આપણે વધારે યાદ આવે એક લાઈન છે કંઈક હે મનનો સ્વભાવ ના ના જગતના લોક અલૌકિકને બોલો ને લાઈન જગતના લોકલૌકિકને મૃત્યુ દાદા ભગવાનનું એક જ દ્રષ્ટાંત કે હાજરીમાં પૂજાયા ત્યારે બધાને આજે ખૂબ વિરહો બધા યાદ આવે આવે ને વિરહા સ્વરૂપ યાદ આવે હમ રામમોહન તો શું રડું સારું આવે છે તમે પ્રેમ જ જોયો મળ્યા હતા તમને દર્શન કર્યા હતા ને દર્શન નાઇન્ટી વનમાં એટી નાઇનમાં વિજયભાઈ ને ત્યાં એ રસિકભાઈ બહુ મજાના હતા છેલ્લે છેલ્લે મને ભેગા થયા બહુ છેલ્લે અને કુદરતી યોગે જુઓને આટલા સારામાં સારા મેડિસિનના આર્વાઇન યુનિવર્સિટીના પ્રોફેસર અને તે પાછા આમાં કેન્સરમાં છે જુઓ જોવા જેવું છે અને પછી એમનાથી લખાડેલું કવિતા મને હેમાબેને બતાવ્યું એની ભાવના હતી બહુ સુંદર ભાવના હતી કે આ વિજ્ઞાન પછી આપણે બહુ ખીલવવું છે એ આમ તો વૈષ્ણવ એટલે પેલું કયું આપણું હરે કૃષ્ણ હરે રામ છે ને એમાં વધારે એમનું યોગદાન હતું હે ઇસ્કોન નહીં પણ ત્યાં કેલિફોર્નિયામાં છે બધે જતા બધે જ ગયા હતા હે પુષ્કળ પૈસો આપેલો બધા છેતરાયેલા બધે આપણને બહુ દિલના ચોખ્ખામાં બહુ ચોખ્ખા એટલે અમે બંને એમણે કહેલું કે તું સુધરે તો હું આવું દાદા તારા દાદા પાસે કે તારા લીધે હું રોકાયેલો છું કે છે એટલે એમનું આ મનનું વાત કરી લઈએ પછી પૂછો કે મનની વાત એવી છે ગુદુભાઈ કે દાદા ભગવાને આ વિજ્ઞાન આપણને આપ્યું મન વાણી અને વ્યવહાર સ્વરૂપ પૂતગળ કાયાનું અને કાયાના સંબંધોનું બધું જ સુંદર વિજ્ઞાન આપ્યું જે વિજ્ઞાને કરીને એના જ્ઞાનથી આપણે બહુ સરસ રીતે આ છૂટાપણું વર્ત્યા કરે એવી રીતે આપણું જીવન જાય બહુ સારી રીતે જાય એમાં એ ખાસ કરીને મનનું વિજ્ઞાન એમને પૂછ્યું ને તે એ ભગવાનના તપ કલ્યાણકમાં સાડા બાર વર્ષ સુધી એમનો તે કાળ હતો કે એ ઉદગલ ને વાણીના વિજ્ઞાનમાંથી ઘણા આગળ નીકળેલા હતા એટલે મન ઉપર સીધા આવી ગયેલા ત્યાં આગળ મન ઉપર સીધા આવી ગયેલા એ જન્મથી એવું લઈને આવેલા કારણ કે આજ્ઞા મળી બીજ પડ્યું ત્યારથી જ ત્યારથી અને એને ફરતા ફરતા આવો વખત એકાદ અવતાર ચાલ્યો જાય એક અવતાર પછમાં આપણે જૈન દર્શનમાં મહેર ભગવાનના સત્યાવી ભવની વાત આવે છે હવે એ સત્યાવી ભવ તો મુખ્ય મુખ્ય કયા છે જેને લેન્ડમાર્ક કહી શકાય એ ટાઈપના પશુ વચમાં હોય બધું એટલે આ બહુ સમજવા જેવું છે આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તો બહુ સમજીને આખો જીવન આટલો ભાવ કે છે તમે કાઢી નાખજો દાદાએ કહ્યું છે આ ભાવ છેલ્લા શ્વાસ સુધી એ જરાય વેલી ના મુકાય અને થાય કારણ કે એ હું જ છું એ જ હું છું અને એ આજ્ઞાધર્મ એ વાણી વ્યવહારથી છે છે જ નહીં એ અંતરના દિલ વ્યવહારથી છે એટલે અંતરથી જીવાય છે હમ શંકર રાવજી કેવા સરસ જીવ્યા બહુ મજાના એમને કેટલું બધું વાંચન કેટલું બધા શાસ્ત્રો એમને લાઇબ્રેરી ભેગા કરે નાનકડી પણ બધી સરસ તે આપણે રિસર્ચ સેન્ટરને આપી દીધી આપવાના છે પણ આપી તો દીધી જ છે તો પહોંચાડવાની વાર છે અસલ પુસ્તકો છે બધા તમે બધા આપતો પુત્ર જોયા હશે અને આખું છે એ છે અને એવું જ પેલા રમાબેન સરીબેનના સિસ્ટરનું એમના બે ત્રણ કબાટો છે કે થોડાક એ અમુક મારા અમુક ગમતા હું રાખીશ મેં કંઈ વાંધો નહીં ધંધાની બધી પરવાનગી આવી ગઈ હવે એમાં શું એનું એની મિલકત છે ને આપે છે તો હું ક્યાં નાખું એટલે એ સેન્ટરમાં સહેજે આવી જશે સેન્ટ્રલ લાઇબ્રેરી વસાવતું નથી પણ લાઇબ્રેરી એની પાસે આવે છે મહેતા સાહેબ જોવા જેવું છે શું લાગે સાહેબ હે જોજો તમે એ તો લાઇબ્રેરી વસાવવા માટે કેટલી માથાકૂટો કરવી પડે બહુ એ કરવું પડે એટલે આ મન અને મનનું વિજ્ઞાન દાદા ભગવાને ખુલ્લું કર્યું કે આપણે જન્મ પામીએ છીએ એ જન્મ પામીએ છીએ શાના માટે તો કે માતા પિતાનું ઋણ ફેરવવા માટે સામાન્ય વ્યવહારથી આપણે એવી વાત કરાય શું કહ્યું ઋણ ફેરવવા માટે અને આ બંધનોમાંથી મુક્ત થઈએ કે જેથી માતા પિતાનું ઉત્તમ ઋણ આપણે ફેરી શકીએ એ મુક્તિ માટે જે મુક્તિદાતા મળે તો કાલ કલ્યાણ થઈ જાય એ આપણા પરમ ઉપકારી આ બે રીતે એ માતા પિતા ત્રણ અને લૌકિક રીતે આપણે લૌકિકતામાં ગુરુ અને માતા પિતા એટલે સંત સંત કયા સંત પુરુષ કયા એ રીતે સંત પુરુષને માતા પિતા આટલી રીતે કહ્યું સત્પુરુષ બધે તો કલ્યાણ થઈ જાય જ્ઞાનીને સત્માં ફેર જ નથી ભેદ નથી પરંતુ આ કાળમાં આપણને આ કૃપાએ કરીને પ્રાપ્ત છે અહીં આગળ જ્ઞાની તો કે છે બધાને જ્ઞાન મળ્યું એટલે કહેવાય પણ તમે વ્યવહારમાં કોઈ જ્ઞાની માનશે નહીં તમને હવે આ વાત જરાક આકરી લાગશે બધા એને નહીં આકરી લાગે શું કહો છો ના લાગે કઈ ગયા ને સુખ સુખ સુખ છે સુખ જગત જેને એક્સેપ્ટ કરશે હવે જગતને એક્સેપ્ટ કર્યો પછી વ્યાખ્યા આપણી ને પછી એમાં તો વ્યાખ્યા તો આપણી ને એટલે આપણે કહીએ ને અમને કેવા એક્સેપ્ટ કર્યા જો તમને નથી થતા હું કહી આ તો શરીર છે આ તો આ કારનું આ કારનું શરીર છે એક્સેપ્ટન્સમાં કોઈ વાણીનો ઉપચાર હોતો જ નથી અનૌપચારિક ઉપચાર એને સહજ કહેવાય છે સહજ ઉપચાર ખોટો નથી શબ્દ ઉપચાર ઉપયોગ વગર હોઈ શકે નહીં પણ સહજ સહજ કહ્યું સહજ દશા છે આખી એ જ્ઞાન પ્રાપ્તિ પછી એટલે વ્યવહાર દ્રષ્ટિથી નિશ્ચય દ્રષ્ટિ કેટલી આપણી સરળ ને સહજપણે આપણને જેટલા અંશે રહે એટલું આપણું કામ થઈ ગયું જેટલા અંશે હા પછી એમાં બીજું કશું આવે જ નહીં બીજું કશું આવે નહીં આવે તો સમજી લેવું કે ત્રીજી ક્યાં આગળ કચા છે જ કાઢવું અંદર અંદર રિસર્ચ અંદર જ કરવા જેવી છે બહાર છે જ નહીં કશું એટલે દાદા ભગવાને કહ્યું કે માતા પિતાનું ઋણ ખેડવા માટે આપણને જન્મ મળ્યો છે અને દાદા ભગવાને કહ્યું અને વિતરાગ ભગવંતોએ કહ્યું કે ભારતમાં માનવ દેહ જન્મ મળે છે તે મુક્તિ પામવા માટે મોક્ષ પામવા માટે જન્મ મળે છે વિતરા પુરુષોએ જ્ઞાની પુરુષોએ કહ્યું અને આના માટે આ બધું દેખીતું પાંચ ઇન્દ્રિયોથી અને અનુભવાતું અને મન તો છે બધું અંદર પણ મન તો અંદરનું છે હવે એને બહાર બધા વ્યવહારમાં કોઈને આવતું નથી કશું આવે છે જુદી રીતે તો એમાં કે છે એનાથી એ ભાર ઓછો થાય તો પછી આ મુક્ત મુક્તિને માર્ગ તરફ આપણે કર્યા કરીએ એટલે પછી એમાં સાધુ માર્ગ આવ્યો ત્યાગ માર્ગ આવ્યો સંન્યાસ આવ્યો તે ખોટો નહીં ખાલી સંન્યાસને ત્યાગને બધું કેવી રીતે છે જોવાનું પણ છેવટે કૃષ્ણ ભગવાને ગીતાજીમાં સમજાવ્યું શાસ્ત્રોમાં સમજાવ્યું છે અને દાદા ભગવાને તો છેલ્લામાં છેલ્લું વિજ્ઞાન ખુલ્લું કરી નાખ્યું મન સંબંધી અને સંસાર સંબંધી કે બંધ મન એ જ બંધનું કારણ છે સંસાર સંસારમાં જન્મ મરણના ચક્રામાં ભટકવાનું અને મન એ જ મુક્તિનું કારણ છે મનથી મુક્તિ એ જ મુક્તિ છે એટલે મન મુખ્ય છે એટલે મહાવીર ભગવાનને જે તપ કલ્યાણક આવ્યું તે આપણું તપ કલ્યાણક શું છે તો કે હવે આ ડિસ્ચાર્જ થતું મન ગલન થતું મન એ અવસ્થાએ અવસ્થાએ ગલન થતું એના વાણી સાથેના વ્યવહારના સંબંધથી વાણીથી જ્યાં જ્યાં જેટલી જેટલી મુક્તિ પમાતી જાય ત્યારે એ મનને વાણીનો જોડે જોડે આખો સ્વાદ આવે છે એનો નથી આવતો એટલે દાદા ભગવાને વાણીને રાજવાની દાણીનું એના જેવું કહ્યું પીવોટ કે છે એને ટપકું એના પર બધું કહે છે સુમન એ વાણીને મુખ્ય કહ્યું વાણી બહુ સંભાળવા જેવી છે જીભ તો એની કામ કર્યા જ કરશે જીભને હલવું કે ગરમ છે એનો કોઈ હલાવે તો હાલે તો વધારે સારું પણ આપણી હલાઈ હાલે તો તકલીફ થઈ જાય છે સાચું કે આટલું જ જોવાનું બીજું કશું નથી છતાં એ તો બને અનુભવ સ્વાદ એ બધું હોય ત્યારે જીભ ગાળવાની છે એટલે અનુભવના અંદર આદાન પ્રદાન થાય ને બહુ સરસ છે ઘણી સારી વાત છે એટલે મનને કહ્યું કે આપણે માતા પિતાથી જન્મ આપે છે પણ હકીકતમાં કૃષ્ણ ભગવાને આ જ કહ્યું છે જુદી રીતે કહ્યું છે પણ દાદા ભગવાને તો આખું સ્પષ્ટ કરી દીધું નગ્ન સત્ય પરંતુ બહુ પ્રમાદ ગાંભીર્યથી અને શાદવાદ વાણીથી કહ્યું છે એટલે એ બહુ સમજવાની જરૂર છે એ જ રાખવું કે આપણે જ આપણે પોતાના આ શરીર રૂપે જન્મ પામનારા આગળ જન્મ પામી ગયા છીએ આપણે આપણાથી જ તો જ આ શરીર રૂપે આપણે જન્મ પામીએ છીએ પરંતુ વ્યવહારમાં કહેવું પડે કે આપણે માતા પિતાએ જન્મ આપ્યો આપણું ઋણ છે કેવું જ પડશે એટલે કહ્યું વ્યવહાર મુખ્ય છે આ વ્યવહાર મુખ્ય છે શું પરંતુ કયો વ્યવહાર તો કે નિશ્ચયની પાછળ ફોલો કરતો વ્યવહાર શું કહ્યું નિશ્ચયની પાછળ ફોલો કરતો વ્યવહાર કે જે વ્યવહાર ફોલો કરતો કરતો એ વ્યવહારમાંથી વ્યવહારનો છાયામાંથી એનો ઉછાળો પડે છે બધું એ ધીમે ધીમે ઓછું થતું જાય અને સમ થતું જાય બધું અંદર સમતાને પામે એટલા માટે સંભાળ નિકાલ કરેલો છે નિકાલ એ પુરુષાર્થ છે નિકાલ એ ક્રિયા નથી એ પુરુષાર્થ છે આખો એ બે દ્રષ્ટિ સાથે વગર એ થઈ શકે નહીં વ્યવસ્થિત શક્તિ કરતા છે આજ્ઞા એમ એમ રહેવી સંભવ નથી સિવાય કે નિશ્ચયની હાજરી નિશ્ચયની હાજરી વખત ના હોય એ તો બધું ગરબડ ગોટાળો થઈ જાય અને નિશ્ચયની હાજરીમાં પણ એ આજ્ઞા શબ્દ પ્રમાણ છે જ નહીં એ કેવળ આજ્ઞા પ્રમાણ છે કે જેથી આપણે આ શબ્દને વાણીથી છૂટીને આ વાણી ટેપ રેકોર્ડ જેવું આપણને સ્વાદમાં આવે સ્વાદ રહ્યા કરે બોલાતી બોલતી વાણી વાણી બોલાતી જાય છતાં ટેપ રેકોર્ડ બોલે છે એવું આપણે ભૂતા નહીં આજે બીજું તો ટેપ રેકોર્ડ વાંચી આપણે બધો અનુભવ થાય છે અને ગમીએ જોઈએ છીએ ખરા હા ત્યારે શાના માટે આપણો આખો દિવસ જાય છે રાત્રિઓ જાય છે શાના માટે જાય છે આના જ માટે ઉપયોગ જે દાદા ખાસ મહાત્માઓ માટે જોતા જ્યાં ત્યાં એટલે સામાન્ય ભાવે જોઈ લે અને જ્યાં આગળ એમને જેને તૈયાર કરવાના એમને ખાસ જુએ તો કે આ ઉપયોગમાં કંઈક જરા મંદ છે મંદતા આવે છે એટલે ઉપયોગ પાસે થઈ જાય કરી દે તરત જ કરી દઈએ શું કશું કર્યા વગર થાય કશું કર્યા વગર આમ થઈ જાય નજર ફર્યા કરવી ખરાબ થઈ ગયું બહુ મજા આવતી નહીં પણ એ મજા આ મનની વાત એટલે મન અને મનના સ્તરે આપણે આપણને જન્મ આપી ચૂક્યા છીએ અને એ સ્તરે આપણે જન્મ આપી ચૂકેલા એટલે આ દેહ કરીને આપણે જન્મ પામીએ છીએ અને જે સ્તરે આપણું મન આખું બંધારણ થઈ ગયું હતું એ ઓગળવા માટે આ દેહથી જન્મ હોય છે આપણે જ આપણું બંધેલું આપણે અગરવા માટે અહીંયા આગળ માત્ર અને મારી ભગવાન આમ રહેલા હતા પણ એ તો ત્રીજા ભવે રહ્યા ત્રીજા ભવે શું એ આજ્ઞા અને એમનું તે અને આજ્ઞા પછી આગળ તો પછી જાય ત્યારે એમાં આનંદમાં આનંદ જ રહે આગળ એટલે હાજરી બહુ કિંમત છે અનુભવ હાજરી અનુભવ અનુભવને જ હાજરી કહેવાય આ દેહ છે શરીર છે એનાથી હાજરી આપણે માનીએ ખોટું અનુભવ જેનો જેનો હોય એ તો કોઈ ગાડો હોય તો ગાડાને થોડું કે છે સમજાયું એટલે દાદાએ કહ્યું ને પ્રેક્ટિસ ખૂબ કરો આ બે દ્વી પોઈન્ટની પુષ્કળ પ્રેક્ટિસ કરો પુષ્કળ પ્રેક્ટિસ કરો જ્યાં જાઓ ત્યાં વ્યવહારથી આપણે બોલવાનું પણ પ્રેક્ટિસ આ જ હોવી જોઈએ અને એમાં જ્યાં ક્ષતિ આવી તરત જ એનું પ્રતિક્રમણ કરી લેવું જોઈએ બે દ્રષ્ટિ એટલે નિશ્ચયની પાછળ વ્યવહાર જાય છે વ્યવહાર વ્યવહાર છે તે લૌકિક વ્યવહાર બની જાય છે એકલો વ્યવહાર નીચે સાથેનો વ્યવહાર અલૌકિક થઈ જાય છે અને ત્યારે જે વ્યવહાર વ્યવહાર છે એ સ્વરૂપ વ્યવહારમાં આવે છે અને આટલા માટે તો ભગવાનના તીર્થંકર ભગવંતો હતા એમની હાજરીમાં આ દાદા ભગવાન છે એમની હાજરીમાં આજે કંઈક આપણને શ્રેષ્ઠીઓ દેખાતા જાય છે દાદા એ તો કહ્યું હતું કે આજે તો આપણ લેવાઈ ગયું છે કુદરતી કુદરત લઈ લીધું છે કે છે એમની હાજરીમાં આવી ગયું મેં ખરું કે નહીં અને ભગવાનની હાજરીમાં તો શ્રેષ્ઠીઓ હતા જ બધા એમને ઉત્તમ વ્યવહારિયા કહેવાતા હતા ઉત્કૃષ્ટ વ્યવહારિયા અને લૌકિક વ્યવહારમાં વ્યવહારિયા હોય છે એટલે બૌદ્ધિક વ્યવહારિયાઓ કહેવાય એ પણ હોય છે પણ બહુ ઓછા બહુ ઓછા એનો વિરલ પુરુષ હોય બાકી ન હોઈ શકે વિરલ પુરુષ નિષ્કામ શું વિરક્તતા હોય નહીં બહુ મોડી હોય એવું બધું એવા વાત પુરુષો હોય કામ કેટલી અસંખ્ય લક્ષ્મી હોય છતું હોય છતાં આવું હોઈ શકે છે અને એના કારણે આપણે ભાવ તો થાય બધું આપણે મહાત્માઓમાં પણ જ્ઞાન ભાવથી ગ્રહણ થાય હા પણ પણ હવે તો ભાવ થાય છે કે ગમે તે આવી પડે ને તો બસ આ સત્સંગ ધર્મ ખાતે ખર્ચી નાખું <laughs> કેવું હશે ના ઘણા જ બધા કરે તો સમજી એટલે દાદા કહે છે કે ભાવમાં રાખો એની આગળ ના જશો કે એ એ રેખા બહુ ઝીણી છે થોડી એની આગળ જવા જેવું નથી હમ સમજાયું એવું કહ્યું હતું રામમોહન દિલમાં તમને બોલવાનું આપો દાદાએ કહ્યું કે તમારે બોલવું નહીં કારણ કે મારી પ્રકૃતિ ઇમોશનલ દાદાનું નામ આવે એટલે નીકળી જ જાય નીકળી જ જાય એટલે મનમાં રાખજો અને હોય ત્યારે આપી દેજો બસ પતી ગયું એ તો દોષ બેસે ઘરમાં અરે તરુબેનને કહ્યું તું મિલિયન બોલી ગઈ હતી સર હા મને કહ્યું વાંધો નથી પણ રાખ તારી બરાબર હોય એટલે સેકન્ડ સેકન્ડ સંયોગ બદલાય છે કયા સંયોગ આવવાના છે એ આપણને ખબર નથી એટલે બોયલાને નિયમ અપાય તો દોષ બેસે બહુ એમને સમજાયું તું આ તરુબેનને એ જ સમજાવ્યું હતું આ બે પાવરફુલ એ બે પાવરફુલ હતા તે વખતે ખરું કે નહીં ઈસ્ટ ને વેસ્ટ એવું હે गुड्डू भाई ये है ना मन मन का जन्म हमें से हुआ है खुद से कैसे तो कि ये जीवा हल गई हमसे हल गई जीवा अगर जीवा नहीं हलती तो मन अंदर अंदर टका होता हो तो मन मजबूत भी होता लेकिन ऐसा होता नहीं ने હાલેલી જીભ સાથે એ મન આખું જે ખાલી થવા માટેનું છે થાય છે અને હાલ્યા વગરનું મન છે એ અંદર અંતકરણના ભાગમાં રહ્યા કરે છે ત્યાં આગળ આ અસર તપ દમીચંદજી એવું છે એટલે આપણે અવસ્થા માત્ર કુદરતી રત્ન બધું આવી જાય આવી જાય <laughs> બહુ સરસ બેટર લેટ દેન નેવર કોની જાડે હું જાડી અને પપ્પા રહે મામા તારા હા એના પપ્પા ચંદ્રકાંત ચંદ્રકાંત સમજ્યા કઈ છે ખુરશી એટલે આવું છે એટલે મન આપણે આપણા પોતાના પિતા આપણે મનના લેવલે છીએ એટલે કે અભિપ્રાય અભિપ્રાય માન્યતા છે એ માન્યતા માત્ર અભિપ્રાય વગર હોઈ શકે જ નહીં એટલે અભિપ્રાય સાથેની માન્યતા ત્યારે જે માન્યતા બને છે જ્યારે આપણે તો એને બધી રોંગ બિલીફ જે કહી એનાથી મુક્ત થયા છીએ અને આપણી રાઇટ બિલીફ આપણને બિલકુલ સેટ તો થઈ ગઈ છે પણ હવે આપણે અનુભવમાંથી નીકળતા નીકળતા સ્થિરતામાં થતા જઈએ છીએ શું એવો સ્વાદ આવતો જાય છે બધાને તો અભિપ્રાયથી મુક્ત થયા પણ છતાંય આજના ધર્મમાં આ જ જોવાનું છે હવે એક રૂપિયા ક્યારે માથું ના ઉચકે શું કહ્યું માન્ય કારણ કે હજુ નિકાતીતનો ચીકણો ભાગ છે તેઓનો સ્વભાવનો એ સ્વભાવના ભાગમાં આ બધું બની શકે એમાં રૂપારા પણ બની શકે બધા ત્રણ બધા પ્રકારો બને હંમેશા ત્રણ પ્રકારોમાં ત્રણ કહી દીધા નિમ્ન મધ્યમ અને ઉત્કૃષ્ટ શું કહ્યું એવું બે કરી દીધા તો અત્યારે દાદા ભગવાન કે છે કે આ નિમ્ન પ્રકારનું કળિયુગ મધ્યમ પ્રકારે કરીને આમ તો શોભાએ કરીને તો ઉત્કૃષ્ટ છે મહારાજા જેવો પરંતુ હજી એટલી એની પ્રગતિ નથી થઈ કે પ્રગતિ એ કરીને પછી બધી રીતે ઉત્કૃષ્ટ થઈ શકાય શોભા કરીને પછી બધી રીતે સત્તાએ કરીને હજુ તો વાર લાગશે અડધે જ ગયા પછી થશે અડધે અડધે જશે ત્યાં સુધી ઘસાતો જશે શું કે આપણે તો ખરું કામ થઈ ગયું ને થઈ ગયા ને બધા એટલે દાદાએ કહ્યું આ ક્રમમાં કેટલો ચાલે તો કે આ લિંક ઢીલી ના પડે એવી લિંક હોય એને ચાલે તેટલો શું કહ્યું નહીં તો ચેન ઉતરી ના જાય સાયકલની સાયકલની ચેન સાથે ઉતરી જાય તો કેટલી ઢીલી પડે છે બહુ નથી પડતી આમ તો એન્જિનિયરો જાણે બહુ ઊંચી નહીં ઉતરી જાય છે પછી ઉતરીને પછી આપણે ચડાવવું પડે તો બાદકારા કરવા આખું વિજ્ઞાન વાણી ઉપર આવે એવું નથી પણ અનુભવ પ્રમાણથી એ જ વિજ્ઞાન વાણીથી બધાને લાભ આપી શકે એટલે અનુભવ ઉપર જ રહેજો અને અનુભવ પ્રમાણે બહાર વ્યવહારમાં બધે બધી રહેવાનું જેટલું રહેવાય એટલું છતાંય ના રહેવાય ત્યાં આગળ એનો વાંધો નહીં ઉલ્લાસને પરિણામને બધું હોય પરંતુ ત્યાં આગળ સાથે સાથે જ્યાં જરૂર પડે ત્યાં આપણને લાગ્યું કે પ્રતિક્રમણ માગે તો પ્રતિક્રમણમાં રહેવું શૂટ ઓન સાઇટ એને જ કહ્યું શૂટ ઓન સાઇટ કારણ કે આપણો સ્વાસ્થ્ય ચાલે જ કરે છે એટલે મનની અવસ્થા આવી રીતે છે વાણી ઉપર ધ્યાન એના પરથી ધીમે ધીમે મન પર શું મન એ જ્ઞેય છે પરંતુ એ જ જ્ઞેય અત્યારે જ્ઞેય સ્વરૂપે એક્ઝેક્ટ જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પ્રસ્થાપિત થયો છે છતાં પણ આ જ્ઞેયને હું શુદ્ધાત્મા એવું મનના લેવલ રહેવું એ તો બહુ મોટું વસ્તુ છે તો મનોપર્ય જ્ઞાનના પર્યા અવસ્થાઓ ચાલુ થઈ છે આપણી પરંતુ એટલી મનોપર્ય જ્ઞાન નહીં હજુ ભૌગોલિક આ વ્યવહારનું પણ જરૂર છે આપણે સમજાયું શ્રીમદ રાજચંદ્રને આ વ્યવહારિક ભૌગોલિક એ જ્ઞાનના પ્રકારોમાં જ્ઞાન તો બહુ કેટલી જાતના છે પૂતગલે એમાં આ અવધાન અવધાન આખું ખુલ્લું થયું હતું પૂતગલ સંબંધીને સમજે અવધાન સંબંધી એમની તટસ્થતા હતી એમની તટસ્થતા હતી નોન બિલકુલ ઇમ્પાર્શિયલ હતા એટલા માટે અવધાનો થયા પણ અવધાન થયા જોયું કે આ તો મૂળ પર આવી આવવા માટે તો આ બાદ છે બાદકાર છે બધું બાધક તરત જ અમે ખસી ગયા એવી જ રીતે જ્યોતિષ વિજ્ઞાન શું કે વૈદક એ બધા દાદાને વૈદક બધું જ જાણે પણ ઊંડા નહીં ઊંધું નહીં સામાન્ય કહી શકે એટલે તો આહાર વિજ્ઞાન આપણને બહુ સરસ આપ્યું દાદાએ આહાર વિજ્ઞાન શું જે સત્સંગ છે એમાંથી એટલે આ સત્સંગની અન્ય વાણીમાંથી તમારે રિસર્ચ શું કરવાનું તો કે છે તેમાંથી જ કાઢવું છે શું પૂરી સમજ્યા એનો ઉપયોગ કરો આપણો આ જે સમય મળ્યો છે એનો ખૂબ ઉપયોગ કરો ઉદ્ગલ સંબંધી પણ છે વાણી સંબંધી પણ છે આહાર સંબંધી પણ છે મન સંબંધી છે અંતઃકરણ સંબંધી છે આ બધું એવી રીતે સુંદર રીતે પુસ્તિકાઓ સ્વરૂપે સરસ રીતે નીકળવું જોઈએ ડોક્ટર સાહેબ નીકળે કે નહીં કાંતિભાઈ હા આપણા છોકરાઓનું એમને કામમાં આવવા દેજો બધા એને કે નહીં એવું ગુરુભાઈ ક્યાં પૂછતે બોલો મન अभिप्राय उसके पिता है मन का और वाणी उसकी माता है बिना પિતા અને માતા બે સાથે ના હોય ત્યાં સુધી જન્મ ના પામે મન એટલે ખાલી થતું ઓગળતું મન ગલન થતું મન સમજી ગયા તમે એટલી વાત છે પણ આપણે આ વાણી સાથેનું બધું ભેગું છે ને એટલે મન તો ખરું તપ થયા કરે છે પરંતુ એ થયા કરે ક્યારે કે આપણે તપ સ્વરૂપમાં તપના પાયામાં આવીએ ને તપના પાયામાં આપણે આપણા સ્વભાવ રહ્યા કરીએ તારે એ તપના પાયામાં તપ થયા કરે આપણે સ્વભાવમાં રહેવાનું ને રહે એટલે સાથે સાથે હતું જ ને કારણ કે હું યજ્ઞ વેદી રચી ગઈ છે આ છે હું છું અને આચાર્ય બેઠા છે બધું કરાવે છે બધા બધા કેટલા બધા બેઠા હોય કેટલો સુંદર યજ્ઞ કરાવે હમ બધું સ્વાહા કરાવે જ છે ને બધા હે અને કેવું એવું આપણા આ બે ના હોય તો તપ કેવી રીતે થાય એટલે આપણે છીએ અને તપના સંજોગ ઉભા થાય એવી તપની પરિસ્થિતિ અવસ્થાઓ છે કે જેમાંથી પસાર થવાનું છે આપણે એ આપણી તમે આ જ યજ્ઞવેદી આખી બધી મનવાણી કાઢી ગઈ તમે એ જ વેદી આખી એમાં પૂતગલનો વ્યવહાર પૂતગલે આવી ગયું વાણીથી પણ આવી ગયું અને અંતકરણે આવી ગયું ચાલ્યું કર્યું ચાલ્યું જોયું કર્યું અને એમાં આપણે ગીઓમાં એવું કહેવાનું હા સ્વાહા કરવાનું બધું હે બહુ સારું હવે ચાલો હવે મજા આવી કંઈક સ્વાહા કરવાની બધા શું કારણ કે આંખો ચોરાય નહીં કશું નહીં કેટલું સરસ તપ સમજ્યા ને એ પછી ધીમે ધીમે બંધ રાખે પ્રેક્ટિસ પાડવી પડે પછી ઉગાડ્યા કે સહેજે સહેજ થયા કરે ચાલો ગુડુભાઈ ક્યાં બોલતે दादाजी दादाजी थोड़े थोड़े दिन पहले मुझे ऐसे दिखा कि तो अब दादा भगवान के प्रति जो मेरा अहोभाव है या महात्माओं का अहोभाव जो भी है तो वो जो है कि मन वाणी काय से रिफ्लेक्ट हो जाता है और फिर मैंने जब आपको देखा तो मुझे दिखा कि आपको तो हम लोगों से बहुत ज्यादा जबरदस्त दादा भगवान के प्रति अहोभाव है लेकिन वो कभी रिफ्लेक्ट नहीं होता है और मुझे ऐसा दिखा कि वो अंदर ही अंदर पूरा सिंचन करता है तो मुझे लगा कि ऐसा होना चाहिए और उसके लिए मुझे था कि आपकी कृपा मार्गदर्शन मिले वो तो ठीक है कृपा है लेकिन जो रिफ्लेक्ट होता है उसमें कोई गलत नहीं है उसको लीकेज बोलते हैं क्या बोलते हैं लीकेज तो बंद ये संसार बंत वाला नहीं है उसका हरकत नहीं वो प्रकार है एक गलन का प्रकार है वो तो आप समझे ना हाँ, तो। उसमें इतना ही समझना है हम है हमेरे में वाचा ही कहाँ शुद्धात्मा को वाचा नहीं है हम्म, शुद्धात्मा को कोई शरीर की कोई क्रिया नहीं है वो अंदर से निकल भी जाता है उसको क्रिया शुद्धात्मा की है ही नहीं हम है बस इतना आहिस्ते आहिस्ते करते रहना हुँ? हम्म, और आखिर में तो शक्य जितना पॉसिबल है इतना ये बंद हो जाएगा हुँ? हम्म, बिना मानी व्यवहार चलता रहेगा आपके घर के अंदर सब जगह देखो इतना इतना अभ्यास करो सुबह चार बजे जाग, जागृति होती है ना निंद्रा से जाग, जाग जाते हैं अभी तक छह साढ़े छह बजे उठता तो प्रयत्न करो पांच का पीछे बोले तो चार से कर, नहीं हुए तो पांच तक तो जा रहा इतना तो करो ही तो एक, एक फॉर वन आवर इतना तो होना ही चाहिए अंदर देखना हुँ? तो सारा दिन निकल जाए सुपर इश्यू में हाँ, हाँ। तो इसके लिए कि अभी ये जीवा और वो क्या क्या जरूर है उसकी और जो शरीर से बनने वाला है वो बनता रहेगा हम देखते रहेंगे उसको जानते रहेंगे ब्रहदेव ने कब बोला अरे गुरु जी आप, आप दिखते नहीं आप बोलते नहीं कुछ नहीं ऐसा कुछ नहीं दिल ही नहीं होता ऐसा बोल देना कोई तो बुला रहे नहीं पर फिर फिर आप खोदो मैं आपकी सेवा में हाजिर हूं मैं इतना बोल दो नहीं बोल सकते हाँ? कुछ सेवा है तो फरमाओ શું કે છે બરોબર ને શું પૂછવું છે એને બોલવાનું આપો દાદાજી એને બોલવાનું આપો દાદાજી મન રિલેટિવ સેલ્ફનું મન હોય હવે એ મન અસરોથી મુક્ત થઈ ગયું બિલકુલ એના પર કોઈ અસર ના રહે તો એ તમારું સ્ટેટ હશે કદાચ એ તો બહુ સારું કહેવાય તો દાદાજી એ આ કાળમાં એકદમ પૂરેપૂરું અસર મુક્ત ના થઈ શકે રાઈટ છતાંય બહુ જ મોટે ભાગે થઈ શકે છે બોલો તો દાદાજી એ અસરથી સંપૂર્ણપણે મુક્ત થયું તો કોઈ પણ વસ્તુ આમ એના ઉપર પડે એની સાથે બળી જાય એવું તો ન થાય કે પડે એની સાથે એને એનો પર્ટિક્યુલર ટાઈમિંગ હોય ત્યારે જ અસરથી મુક્ત થાય કે ટાઈમિંગ ટાઈમિંગ પરંતુ એ ટાઈમિંગમાં આપણો તક કલ્યાણકનો ભાગ છે ને એ બહુ કામ કરે છે રાઈટ દાદાજી અસરથી મુક્તિ થવા માટેનો એ ટાઈમમાં દાદા તપ કલ્યાણકના ભાવમાં એટલે તો એ ભાવના જ છે ને કે જે આપણે તપ કલ્યાણક બીજું શું છે કે હું શુદ્ધાત્મા છું રાઈટ હું શુદ્ધાત્મા છું એટલે મિનલબેન અને મિનલબેન જેમ છે તેમ જેવા છે તેવા અંદરથી બહારથી જે બધી જ રીતે એમને જોઈ જાણી શકું છું રાઈટ દાદાજી સારી રીતે જેવા છે તેવા જેવા હતા તેવા નહીં કે જેવા હશે એવાય નહીં હતા નહીં હશે મને રસ જ નથી જેવા છે તે વનસ્પતિ એ દાદાજી હેપનિંગ હેપન થયું કહેવાય ને એ જ ને ઉત્તમ છે ને તો મજા આવે ને જીવન એને જીવન કહેવાય છે આખું જીવન જ એને કહેવાય છે સમજે એના સિવાય બહાર ગયું એટલે થોડુંક પછી આપણે થોડુંક ગીરો મૂક્યું થોડું કેવું મૂક્યું ગીરો મૂક્યો થોડુંક કોઈક જરૂર પડે ને પાછી મૂડી માટે કે ના ભાઈ લાય પૈસા થોડા <laughs> એવું છે તો એકાદ પદ બોલો તમારો આજે વારો આવ્યો છે એમને આપો ચોપડી સરસ બોલે છે બહુ પહેલા બહુ બધો અમને હતો શું મિન્દ્રબેન સારું શું આવી ગયા આજે ચંદ્રકાંતભાઈ આજે નહીં અચ્છા સારું જસ્મીન તો તમારે લાગી ગઈ બરોબર અમે કહ્યું છે બિલકુલ મોડું બંધ રાખીને કામ કર્યા કર બોલવાનું નહીં તારે છે કેટલા કેટલા એના વર્ષ થયા બે ત્રણેક વર્ષ થઈ ગયા કેટલા વર્ષ થયા ત્રણ વર્ષ થઈ ગયા ત્યાં તો પછી આમ કામ કરે છે બહુ સારી કરે પછી લાગે આવું છે દાદાએ કહું છું મૂંઝાવા જેવું જરાય નથી નિરાતે જીવન જાળવા દો કે છે બસ મૂંઝાવું નહીં સચ્ચિદાનંદ સ્વરૂપ સચ્ચિદાનંદ અને આપણામાં એ ચીકણી આવે હું સચ્ચિદાનંદ એમ કહી દેવાનું તે વખતે એને કે એની જોડે કહેવું શું વાંધો બધે બહાર એક કહીએ તો એને કહેવાય ને આપણે એ કહી શકાય લો થોડું બસ બસ બસ તમારું આ રહી ગયું આજે તો આપણે ગુરુવારે લઈએ ગુરુવાર ઉપર રાખીએ ગુરુવાર પર આપજો લો ભગવંતની નામના દાદા ભગવંતની એવી નામના તો ડૂબ્યા તરાવે વહાણ એ તો ડૂબ્યા તરાવે ચાંદ લો એની આંખોમાં અમૃત પ્રેમના એની આંખોમાં અમૃત પ્રેમના એની નિત્ય કરાવે લહાણ એની નિત્ય કરાવે લહાણ ચંદાની ચાંદની ભુવના જ્ઞાની તે ચંદાની ચાંદની આત્મશુદ્ધાત્માની વાતમાય આત્મશુદ્ધાત્માની વાતમાં તો અવનીમાં મોક્ષ બતા એ તો અવનીમાં મોક્ષ બતાવે રે વારને નિશ્ચયની નાવમાં વ્યવહારને નિશ્ચયની નાવમાં થઈને સુકા નિયમને તરાવે રે સંસારી છતાં સાધુ સોહામણા સંસારી છતાં સાધુ સોહામણા વાણી વર્તન સાતર પરમા વાણી વર્તન શાસ્ત્ર પરમા ચાલતે આપનો ચાંદલો ઓ અંબા લાલતે આપનો ચાંદલો પ્રગટ વડલો કે ગુરસો જ્ઞાનનો પ્રગટ વડલો કે ગુરસો જ્ઞાનનો શુદ્ધ જ્ઞાન છાયા ત્યાં પમાય રે એની વેતી સરવાણી ઉપદેશની એની વહેતી સરવાણી ઉપદેશની ખોવ પીતા ન કોઈ ધરાય રે સૌના ઉધારે જીવન દયામણા સૌના ઉધારે જીવન દયામણા સંગમેશ્વર નિર્માણી પરમા સંગમેશ્વર નિર્માણી પરમાણ હોય અંબાલાલ તે આપનો ચાંદલો હોય અંબાલાલ તે આપનો ચાંદલો એના જ્ઞાની તે ચંદાની ચાંદની એના જ્ઞાની તે ચંદાની ચાંદની જય સચિદાન શું મેઘલાબેન પૂછવું જ કંઈ કશું નહીં ને આનંદ બસ સંતોષ બીજું કોઈને કંઈ છે તો બોલો જરૂર જરૂર નિમેશાનંદજી પૂછે છે દરેજી આપણે વાત નીકળી મનની અવસ્થા હવે આપણે એમાં ફોડ આપ્યો મનની અવસ્થા વાણી અભિપ્રાય આ જે ત્રણ ફોડ આપ્યા તો દાદા આ ત્રણ ફોડમાં અંતરવાચા કેવી રીતે સમજવી અંતર વાચા છે ને પેલું તો બાહ્ય વાચા પર આ બોલતી રેકોર્ડ છે એ જઈએ પછી જ અંતર વાચા પર જવાય છે ત્યાં સુધી નહીં જવાય બરાબર અંતર વાચામાં એમને એમને કહ્યું એ પ્રમાણે આ વાણી સંબંધીનો પ્રયોગ જે છે અંદર તો ચાલ્યા જ કરશે અંદર ચાલ્યા જ કરે પરંતુ અંદર જે વાચા છે એમાં પણ એ પરસ્વરૂપ છે આખું સમજે ને એ પરસ્વરૂપ ત્યાં આગળ અંતઃકરણના લેવલે આપણે જેને અંતરદશા કહીએ છીએ એ પ્રજ્ઞા પ્રકાશથી તે વખતે પણ ત્યાં સંભાવ નિકાલ જ માગે છે બીજું કશું જ નથી ત્યારે અંતર વાંચવાથી તે એના પડઘા અને બાકી રહેલા પડઘાઓ હોય ને બધા એ શમન થતા જાય ધીમે ધીમે અને એની સામે એ રિયલ ભાષાના પ્રયોગ કરીને જ આપણે હોવું જ પડે રિલેટિવ ભાષા બધી રિલેટિવ ભાષા સાથે રિયલ ભાષા સ્વરૂપે હોવું પડે બોલવામાં તો એક સાથે બે રહી શકાય નહીં શું રીતે એના પ્રતિક્રમણો ખૂબ માગે પરંતુ અંતરવાચામાં બે સાથે રહ્યા કરે છે એટલે રિયલ ભાષા રિયલ ભાષા એ કરીને એટલે શુદ્ધાત્માને ભાષા તો છે જ નહીં એ પ્રાજ્ઞ પ્રકાશની આપણી અંતરાત્મા દશાની ભાષા છે સમજણ અને એ તે વખતે અંતરવાચા તો કોઈને કોઈ સ્વરૂપે ચાલ્યા જ કરે પણ શુદ્ધાત્મા પક્ષની પ્રજ્ઞા પક્ષની હોય પ્રજ્ઞા એટલે શુદ્ધાત્માનો પક્ષ એ પક્ષની હોય ત્યારે બે એક જ સ્વરૂપ હોય છે એ બધું રિયલમાં જ જાય પરંતુ એ અંતરભાષાએ કરીને અંતરવાચાએ કરીને આપણે કોઈ પણ બીજી વ્યવહાર કરીને હઈએ હાઈ સ્વરૂપ હઈએ ત્યારે આપણે રિયલ ભાષાની સામે હોય બેને તો એને સમન થાય એટલી નહીં તો સમન નહીં થાય અને રિયલ ભાષા તો રિયલ ભાષા જ છે ચેતનના પર્યાય ચેતન જ હોય છે અને વ્યવહારના પૂતગલના પર્યાય પૂતગલ સ્વરૂપ જ રહેવાના છે આ બે પર્યાય સ્પષ્ટ નોખા છે એ શમન ભાગ આખો વ્યવહારના પર્યાવરણમાં થાય છે અને શમન જેટલો થતો જાય તેમ એ આપણું અંતરમાં વાણીના સ્વરૂપે આપણી સાહજિકતા ત્યાં આગળ મુક્તિ થતી જાય છે એટલે આપણે તે વખતે પછી મનના એમાં બહુ સારી રીતે એક કરી શકે અને મનના પર્યાવરણમાં જ્ઞેય સ્વરૂપ આપણને ધીમે ધીમે ધીમે સમજાતું જાય એકદમ તો સમજાય નહીં જ્યાં સુધી દર્શન શુદ્ધિ ના થાય વ્યવહાર સુધી દર્શન સુધી બે સાથે જ છે પણ વ્યવહાર શુદ્ધિ આ બહુ જરૂરની છે આજના નિકાસિતતા ચીકણાપણાના કારણે પ્રકૃતિના પ્રાકૃત ગુણોના દરેકને પોતપોતાની રીતે દરેકને હોય જ એમાં વિશેષપણું જે થઈ ગયેલું હોય એ બધું નીકળી જવું જોઈએ બહુ જરૂરી છે એટલે આપણે આ અંતર વાંચવા માટે જેને વ્યવહારમાં અનુભવ કે છે ને અનુભવપદ લેવા માટે એ ત્યાં આગળ અનુભવપદ એ સાતમાનું એ ત્યાં આગળ રહે પછી આગળ પ્રગતિ થાય સમજો એટલે સૂક્ષ્મ એ બધું સૂક્ષ્મ છે અંતરવાચા જો ફાઇલ સ્વરૂપ ચાલે તો એને સૂક્ષ્મ સ્થૂળ કહેવાય એટલે બહાર બોલાય તે વાચા કઈ છે તો કે સ્થૂળ સૂક્ષ્મ રેકોર્ડ કરી શકાય છે એ વાત છે અંતરવાચા રેકોર્ડ થઈ શકે એ એટલું જ જોવાનું છે આજના બધા વિજ્ઞાન બધું કહે કાં મનના તે બધું ચાલે જુએ ને બધું છે ને આ તો એક જાતનું બચ્ચાઓના ખેલ એના જેવું છે જેવું એનિમેશનમાં બચ્ચાઓનું બધું આવે છે એ ટાઈપનું ચાલ્યા કરે છે છતાં વિજ્ઞાને પ્રગતિ જરૂર કરી છે આ પૂતગલ અને અણુના ભાગમાં પ્રગતિ જરૂર થઈ છે બધી પરંતુ જે આગળ જવા માગે બધું કહેવા માગે છે કે આનું આખું છેલ્લું અલ્ટિમેટ આપણે સત્ય ખોરી કાઢીએ અલ્ટિમેટ સત્ય હોતું જ નથી એ બધું પૂતગલના ભાગમાં જ જાય છે બધું શું એ પૂતગલના ભાગમાં આપણા ભારતમાં તો બહુ વિશ્લેષણ થયેલા છે એના પુષ્કળ એ વિશ્લેષણ થતાં થતાં એનું ઓબ્ઝર્વેશન અને ઓબ્ઝર્વેશનને કારણે એની તાટસ્થતા જેટલી હોય એ પ્રમાણે એમને દેખાય તો ગાય બધું એવું છે એટલે પશ્ચિમમાં અહીંથી એની એ કરીને એ આખું ગ્રીસ થઈને ગ્રીસ અસર કહેવાય ને ત્યાં ગયેલું ત્યાંના ફિલોસોફરો બધા થયેલા એ બધા આ પૃથ્વી પાણી તેજને આકાશ એના પર ગયેલા બધા અગ્નિ ચાર ચાર બુક કરો વધારે એનાથી આગળ નથી જઈ શક્યા કાળ પર વાર કોઈ બહુ માથાકૂટ કરી બધા સાયન્ટિસ્ટો કાળનો તો હજુ પણ એટલે હવે એમને એમ કે આગળ જવું છે હજુ તો હમ બધી જાતની થિયરી હશે ને જાત જાતની તો બધું કરે છે માથાકૂટો શું પાણીનું વલોણું તમારા અત્યારે એન્સાઇક્લોપીડિયા ઓફ હિન્દુઝમના ચોવીસ વોલ્યુમ થઈ ગયા છે અમેરિકામાં એટલે પચીસમું વોલ્યુમમાં ચોવીસનું બધું સમાવિષ્ટ કરતું પચીસમું એક છે એટલે પચીસમું ઓપનિંગ કરે બધું થઈ જાય એમ કહેવાય એટલે એમના જે ચીફ એડિટર હતા હવે આપણા આપણા નેશનલ કોન્ફરન્સમાં હતા એ ડોક્ટર શેષગીરી રાવ એનો ચીફ એડિટર તો એ આવ્યા ને અહીંયા એક દિવસ આવીને બે દિવસ રહીને ચાલ્યા ગયા દિલ્હીમાં રહીને તેમાં દલાઈ લામાનાથે એમને ઓપનિંગ કરાયું તો દલાઈ એમને બહુ ગમ્યું અને તે કહે છે આ લોકો આટલા બધા ઓહો કેટલી મોટી સંખ્યામાં ખર્ચ થાય છે આ વિજ્ઞાનને એના સમજ્યું તો અંતરનું જીવન છે આપણું એના પર કોઈ ખર્ચ કરતું જ નથી કે બહુ બોલ્યા દલાઈ લામા અઠવાડિયા પર જ ગયા એ પાછા ચાલે એ તો હતા હવે દસ ને પાંચ થઈ છે આપણી શું કહીએ અને આપણે ગુરુવારનું કહી દો પેલું દાદી આજની પ્રસાદી આપણે આપતા પુત્ર પુલિનાનજીના ફાધર મધર એમના ફેમિલી તરફથી છે બંને ઉભા થાવ બંને આપણા પુલિનાનંદજીના માતા પિતાજી એમના તરફથી આજનું પ્રસાદી કર્યું છે રિટાયર છે બધું સિદ્ધ ભાઈ પ્રેક્ટિસ બહુ કરી હતી હવે પછીનો દાદાજીનો સત્સંગ પરમ દિવસે ગુરુવારે સવારના નવથી દસ આ જગ્યાએ રહેશે શુક્રવારે નહીં ના ગુરુવાર ગુરુવાર પરમ દિવસે અને બહેનોનો રેગ્યુલર સત્સંગ બપોરના ત્રણથી પાંચ આવતીકાલે બુધવારે બાબુકાકાના હોલમાં અને ગુરુવારની કીર્તન ભક્તિ તથા સત્સંગ સાંજના છથી આઠ એ પણ બાબુકાકાના હોલમાં રહેશે જય સચિદાનંદ બધા ભગવાનના અસીમ જય જયકારો ભગવાન દાદા ભગવાનના અસીમ कार हो